દંડવત થશે જે જે દંડવત પ્રણામ આશીર્વાદ શરણ જે જે દંડવત પ્રણામ આશીર્વાદ ચલો મુદિત કરો આજે આજે જે ચિંતા સંતાન હંતારો યસ્પાદાંબુજરે નવ ક્રિયાનામ તાન નિજાચાર્યાન પ્રણમામી મુહુર્મુહ यदनुग्रहतो जन्तु सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञान्तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुं मिलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये ते ते लीलाभिराब्धिसायनं लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा तद्विविराजते योऽसौ पञ्चधारदये मम કાલે આપણે સંતદાસ ચોપડા ની વાર્તાનો ભાવ પ્રકાશ જોયો હવે કરો પ્રસંગ આગળ વાર્તા પ્રસંગ એક तो સંતદાસ બહુ પૈસા વાળા હતા લાખ રૂપિયા કો વેપાર હતો લાખ રૂપિયા એનું રૂપિયામાં એનું બહુ ધ્યાન રહેતું અરે નહીં લક્ષ એટલે લાખ એક લાખ રૂપિયા એટલે લાખો રૂપિયાનો વેપાર હતો એમનો હાજી હાજી તો વ્યાપાર મેં દ્રવ્ય સબ ખોય એટલે કે ધંધામાં બધું દ્રવ્ય તે ખોય નાખ્યું કચ્છું ચોરણ ને લિયો કચ્છું રાજા દંડ લિયો એટલે કેટલાય ચોર ચોર આવીને લૂંટી ગયો અને રાજાએ દંડ લીધો પાછે નિશ્ચિન ભયે નિષ્કિંચન એટલે શું થાય એટલે ગરીબ કિંચન એટલે કંઈક નિશ એટલે વિનાનું એટલે કંઈ પણ એમની પાસે ન રહ્યું જેની પાસે કંઈ પણ ન હોય એ નિષ્કિંચન અને પછી તે ગરીબ થઈ ગયા પરંતુ મનને આનંદ ભયો જો શ્રી આચાર્યજી કહે તો ભયો એટલે પણ મનમાં આનંદ એને થયો ને જે આચાર્યજી એ કીધું હતું તેની વાત એને મનમાં આવી નહીં નહીં એમ નહીં શ્રી મહાપ્રભુજી એ જયારે સેવક થયા ત્યારે એમ કહ્યું હતું કે તારું બધું ધન નષ્ટ થઈ જશે તો એ વાત સાચી પડી શ્રી મહાપ્રભુજીની એનો એમને બહુ આનંદ થયો કે મારા ગુરુ કેવા સમર્થ છે કે જેમણે મારા ભવિષ્યની વાત જાણી લીધી અને એમણે કહ્યું તેવું થયું વાત ચોવીસ ટકા થી પૂંજી રહી તાકો લે કોડી બજાર મેં બેચન લાગે એટલે ચોવીસ ટકાની પૂંજી એટલે મૂડી કેપિટલ બચત ચોવીસ ટકાની પૂંજી રહે તો કોડી કોડી લઈને બજારમાં વેચવા ગયા વેચવા લાગ્યા તો કોડી બીજો બધો એમનો વેપાર ધંધો માં બધું પૈસો એમનો ખતમ થઈ ગયો એટલે બીજો તો ધંધો કે વેપાર રહ્યો નહીં એટલે એમની પાસે જે ચોવીસ રૂપિયા બચ્યા હતા એ ચોવીસ રૂપિયાની કોડી લઈને એ વેચવા માટે બેસતા જે જે કોડી કોડી એટલે કોડી આપણે આ પાણીમાંથી મળે ને દરિયા નદીઓમાંથી હમ એક તો કોડી કી ઢેરી પૈસા પૈસા કી ન્યારી ન્યારી કરી કે ધરતે એટલે એક એક કોડી કરીને તે વેચતા એટલે એક પૈસાની કોડીની ઢગલી ઢેરી એટલે ઢગલી નાની નાની ઢગલી માની લો કે દસ 1 પૈસા માં 10 કોડી આવે તો 10 કોડી ની એક ઢગલી આવે જૂના સમય માં એવું હતું કે અત્યારે જેમ રૂપિયા અને સિક્કાઓ જે એટલું પેલે મળતું નહી એટલે લોકો પોતાની રીતે એની વ્યવસ્થા વિચારતા જેમ થોડા સમય પહેલા આપણે પણ એવું થયું હતું કે છૂટા પૈસા ન મળતા તો લોકો દુકાન માં જાવ તો તમને વધારે પૈસા આપ્યા હોય અને વસ્તુ ઓછા પૈસાની થઈ હોય દુકાનદારે તમને પૈસા પાછા આપવાના થાય અને પૈસા ન હોય છૂટા તો એ તમને ચોકલેટ કે પીપરમેન્ટ કે એની જગ્યાએ કોઈ વસ્તુ આપી દેતા એવી રીતે જૂના સમયમાં ઘણી તંગી રહેતી તો લોકો પોતાની રીતે એનો ઉપાય શોધી લેતા એ માની લો કે મને સસ્તાઈ બહુ હતી એક પૈસામાં ઘણી બધી વસ્તુઓ મળી જતી પણ એક પૈસાનો અડધો પૈસો કે પા પૈસો એટલાની જ કોઈ વસ્તુ થતી હોય તો બાકીનું કેમ કરવું પૈસાનો વ્યવહાર તો આવો વિકલ્પ શોધી લેતા કે એક પૈસામાં દસ કોડી એટલે કોઈ અડધા પૈસાની વસ્તુ હોય તો પાંચ કોડીમાં મળી જાય સમજાયું ને हाँ जी એટલે જે કોઈને કઈ કહેતા નહીં બોલતા નહીં કહેતા નહીં નહીં વાતચીત ન કરતા એટલે કોઈ ભેગું તે બોલતા નહીં લોક પૈસા તરીકે કોડી કી ઘેરી લે જાતે એટલે બધા લોકો પૈસા ત્યાં મૂકીને કોડી નો ઢેર લઈ જાય તો અઠાઈ પૈસા નિત્ય કમાતે ઠાઈ નહીં ઠાઈ અઠાઈ એટલે અઢી પૈસા ટુ એન્ડ હાફ એટલે અઢી પૈસા રોજ તે કમાતા આપ બેઠે પોથી દેખતે અને એ પોથી જે પોતે જોતા વિચારતા પુસ્તક વાંચતા એમ એટલે તે પુસ્તક વાંચતા છે હમ. और आधे पैसे की चबेनी उष्णकाल में दारी तिजोरी करते એટલે અડધા પૈસાની ચબેટ એટલે ચણા મમરા ચેવડો એમ સમજ અડધા પૈસાનો ચેવડો અને ઉષ્ણકાલમાં દાલ દાળ હોય એને પલાળીને ઠાકોરજીને ભોગ ધરતા શીતકાળને ભૂંજે ભૂંજે ચણે ધરતે એટલે ઠંડીના સીઝન માં તે ભૂંજે ભૂંજે ચણા ધરતા છે ઊંજે ચના એટલે શું બાફેલા એક ટકામે રાજભોગ ધરતે એટલે એક ટાઈમ તે રાજભોગ ધરતા નહીં નહીં એક ટકો એટલે જેમ એક પૈસો ને એવી રીતે ટકો થાય પેલા છ પૈસાનો એક ટકો થતો હા તો એક ટકાનો એ રાજ એક ટકામાં જેટલી વસ્તુ આવે એટલા પૈસાનો રાજભોગ ઠાકોરજીને ભોગ ધરતા તો મહાપ્રસાદ લેતે એટલે પછી તે પોતે મહાપ્રસાદ લેતા आधे पैसे की चबेनी रात्रि को इनके घर वैष्णव मंडली होती तो कीर्तन वार्ता वार्ता ભય ઉપરાંત લે અડધો ચેવડો એના ઘરે રાત્રે વૈષ્ણવની મંડળી આપીને કીર્તન ને વાતરણ એવું બધું કરતા તો તેને આપતા વૈષ્ણવને વાંચતા યા પ્રકાર નિર્વાહ કરશે એટલે આવી રીતે તે રહેતા એસે કરત ગોળ દેશ કે નારાયણ દાસ શ્રી ગુસાઈજી કે સેવક ને સુની એટલે આવું કરતા ગોળ દેશના નારાયણ દાસે ગુસાઈજીના ની વાત સાંભળી નહીં નહીં ગુસાઈદાસ ગુસાઈજીના સેવક નારાયણ દાસ હતા એમણે સંતદાસ ચોપડા આવી રીતે જીવન જીવે છે એ સાંભળ્યું જો સંતદાસ કો દ્રવ્ય કો સંકોચ બહુ છે એટલે સંતદાસ ની પાસે બહુ ઓછું દ્રવ્ય છે તમ નારાયણદાસ ને સંતદાસ કો એક પત્ર લખ્યો એટલે ત્યારે નારાયણદાસે સંતદાસ ને પત્ર લખ્યો સામે સો મોહર થી મૂડી વધાઈ પઠાઈ તને ઠ અને ઢ માં મારા જેવું છે મારે લખવામાં તકલીફ પડે છે તને વાંચવામાં તકલીફ છે સો મોહર તેને એમાં મોકલાવ્યા તાપત્ર ઉપર ટકા ઊંડીનો મતલબ એમ સમજ કે ચેક છે અત્યારે આપણે કોઈને ચેક મોકલીએ ને કે મની ઓર્ડર મોકલીએ એવી રીતે એટલે જૂના સમયમાં હુંડીનો વ્યવહાર હતો એને હુંડી કહેવાતી ચેકને એમણે સો ના મોરની હુંડી મોકલાવી હાજર તા પત્ર ઉપર ટકા કાસર કુ લીખ્યો એટલે પત્ર ઉપર પૈસા લઈને આવતા ને જેમ પોસ્ટમેન હોય કે કુરિયર સર્વિસ વાળો હોય આંગળીઓ એવી રીતે જૂના સમયમાં એ જે કામ કરતા એને કાસદ કહેવાતું એટલે કાસદને પત્રમાં એમ લખીને મોકલાવ્યું ને કે આ સો સો સોના મોર છે એની હુંડી મોકલી છે અને કાસદ ને એમાંથી એક ટકો એના ભાડા માટે આપવાના મજૂરી પેટે હાજી તો ઉહો પત્ર આગ્રે આવ્યો એટલે ઈ પત્ર પછી આગ્રા આવ્યો તો સંતદાસ બાજી કે અઢાઈ પૈસા કમાતે હતે તામે ટકા કાસત કો દિયે એટલે ઈ વાંચીને પછી તે હા ઢાઈ પૈસા કમાતા હતા એમાંથી એક ટકા તેને દીધા કાસદને હમ और आप रसोई की नागा किए એટલે પછી એ રસોઈની તૈયારી કરી નહીં એમ નહીં નાગાકીય મતલબ તે દિવસે રસોઈ ન કરી કેમ કે એક ટકાનો રાજભોગ ધરતા ને એ ટકો તો કાંકતને આપી દીધો તો હવે એમની પાસે તો રાજભોગ ધરવા માટે તો કંઈ પૈસા બચ્યા જ નહીં એટલે તે દિવસે એમણે રાજભોગની સામગ્રી સિદ્ધ ન કરી હાજર हुंडी निक्सी सो गोसाईजी को श्री गोकुल पठाए હા ટાએ નહીં હો એટલે તે ઊંડી નીકળી નીકળી ગઈ ત્યારે ગુસાઈજીને ગોકુલમાં તે ખબર પડી નહીં નહીં ઠોકમ ઠોક નહીં કર એટલે કાસદ જે ઊંડી લઈને આવ્યો ને ચેક લઈને પત્ર ની સાથે એ ચેક એમણે શ્રી ગુસાઈજીને ગોકુલ મોકલાવી દીધો એમણે પોતે પૈસા ન રાખ્યા ચેકમાં પણ એ પૈસા એમણે શ્રી ગુસાઈજીને મોકલી આપ્યા हाजिर और नारायण दास को પત્ર લખ્યો તામે યહ લખ્યો એટલે પછી નારાયણ દાસ ને પત્ર લખ્યો અને તેમાં એ- એમ લખ્યું કે જો યા तुम्हारी प्रभुता ને એક દિન રાજભોગ નાગા ભયો એટલે આ તમે જે પત્ર મોકલ્યો એમાં એક દિવસ હું ઠાકોરજીને રાજભોગ ન ધરી શક્યો પત્ર તો ઠીક છે પ્રભુતાનો મતલબ એ છે કે તમે તમારી અમીરી બતાવી હું પૈસા મારી પાસે નથી ગરીબ છું તમારી પાસે ખૂબ પૈસા છે એટલે તમે મને મદદ માટે પૈસા મોકલાવ્યા એનાથી સંતદાસે એમને એમ જાણ્યું કે તમે મને પોતાની અમીરી બતાવી અમીરી એટલે હું પૈસાવાળા છું એવું અને એવું કરવાને કારણે હું મારા મજૂરીના જે પૈસા હતો એક ટકોનો રાજભોગ ધરતો હતો એ હું ન ધરી શક્યો ઠાકોરજીને એમ કે એ ટકો કાસદને ભાડાના રૂપમાં એમને ચૂકવ્યો હા જય કભુ એસી કૃપા મતી કીધો એટલે ક્યારેય આવી રીતે પછી તમે પૈસા ન મોકલ મોકલતા હમ और हुंडी तुम्हारी श्री गुसाई जी को पठा पढ़ाई है પઢાઈ નહીં પઠાઈ એટલે તે હુંડી છે ને આ ગુસાઈજીને મોકલાવી દીધી હા તો હુંડી શ્રી ગોકુલ ચંપાભાઈ શંકરભાઈ શંકરભાઈ શંકરભાઈ ભંડારી પાસ આવી અને પછી જે હુંડી છે એ ગોકુલમાં ચાંપાભાઈ શંકરભાઈ અને ભંડારી પાસે આવી નહીં આ ત્રણ જણા નથી ચાંપાભાઈ શંકરભાઈ એ ભંડારીના નામ છે ભંડારી એટલે ત્યાં જે વ્યવસ્થા કરતા હોય શ્રી ગુસાઈજીનું બધું કામકાજ સંભાળતા હોય ઘરનું એ તો એ ઊંડી શ્રી ગુસાઈજીના જે ભંડારી હતા ચાંપાભાઈ શંકરભાઈ એમની પાસે આવી હાજી તો ચાંપાભાઈ શંકરભાઈ શ્રી ગુસાઈજી કો બાતી સુનાય એટલે ત્યારે ચાપાભાઈ અને શંકરભાઈ શ્રી ગુસાઈજીને સાંભળીને વચાવી વાંચીને સંભળાવી વાંચીને સંભળાવી આજે શું નીંદરમાં છો છો તું ના જે છે તો પછી આમ કેમ ગડબડ થાય છે ચલો આદિત્ય આગે કરો जी दीदी कहे महाराज नारायणदास गौड़ देश के ने संतदास को हुंडी पठाई होती સંદાસ ને આપકો પઠાઈએ એટલે પછી એમને કીધું કે મહારાજ જે જે નારાયણદાસે જે હુંડી સંતદાસ ને મોકલાવી હતી એ હુંડી એ સંતદાસે આપને મોકલાવી છે જી એટલે જે નારાયણદાસ જે હુંડી સંદાસ ને પઠાઈ હતી ઈ ઈ હુંડી જે છે સંદાસે તમે પઠાવી છે તબ શ્રી ગુસાઈજી શ્રી મુખ તે કહે સો સંતદાસ બળે ભગવતે શ્રી આચાર્યજી કે કૃપા પાત્ર સેવક હે એટલે પછી શ્રી ગુસાઈજીએ પોતાના એટલે મુક્તિ એમની મુક્તિ કીધું પ્રશંસા કરતા કે જે સંદાસ જે છે એ મોટા ભગવદીય છે ને શ્રી આચાર્યજીના કૃપાપાત્ર સેવક છે જો વૈષ્ણવ કો દ્રવ્ય કેસે રાખે એટલે કે વૈષ્ણવ દ્રવ્ય ઈ કેવી રીતે રાખે છે એટલે સાથે અહીંયા પઠાય એટલે વૈષ્ણવ દ્રવ્ય પોતાને કેવી રીતે રાખતા એટલે પછી એમને અહીંયા પઠાઈ દીધા ઈ દ્રવ્ય યા પ્રકાર સંતદાસ શ્રી આચાર્યજી કે ગ્રંથ કે અનુસાર સેવા કીએ એટલે પછી એવી રીતે સંદાસી આચાર્યજીના ગ્રંથના અનુસાર એટલે એના હિસાબે સેવા કરતા ઓર રક્ષ ગ્રંથના અનુસાર એટલે એટલે જે એટલે શ્રી મહાપ્રભુજી જે એમને ગ્રંથ સંભળાયું હતું એના બેસિસ ઉપર એ સેવા કરતા ગ્રંથમાં જે ઉપદેશ આપેલા છે જે નિયમ આપેલા છે તે પ્રમાણે સેવા કરતા હા જી જી ઓર રસ મેં મગન રહેતે અને એટલે ઠાકોરજીની લીલા રસમાં મગન રહેતા તાતે ઇન સંતાસ કી વાર્તા ઘણા ત્યાં કહીએ એટલે આ સંદાસી વાર્તા હવે ક્યાં સુધી કહીએ બીજો પ્રસંગ લઈ લો નહીં આનો ભાવ પ્રકાશ થોડો વાંચી લો આ વાત પૂરી સમજમાં આવી શ્રી મહાપ્રભુજીએ હંસદાસને કહ્યું કે થોડા સમયમાં તારું બધો પૈસો ચાલી જશે પણ ઠાકોરજીના માટે જે પૈસો રાખશે એ એને કઈ નહીં થાય એના એવું જ થયું એટલે ઠાકોરજીની સેવા જે છે એ તો સંતદાસ ઠાકોરજીના દ્રવ્યથી બહુ સારી રીતે કરતા એમાં ભોગ વગેરે પણ ઠાકોરજીને નિત્ય બહુ સારી રીતે આવતો પણ એ દ્રવ્ય બધું ઠાકોરજીનું હતું એટલે એ દ્રવ્યથી જે પણ ભોગ વગેરે આવતા એનો પ્રસાદ એ ન લેતા અને પોતે જે કોડી વેચી અને અઢી ટકા જે કમાતા એનાથી પોતે ઠાકોરજીની અલગ રસોઈ કરી અને એ ભોગ ધરતા અને એનો પ્રસાદ લેતા સમજમાં આવ્યું ને એટલે જે દિવસે નારાયણદાસે મદદ મોકલાવી સોર સોના મોહરની તો કાસિદને એક પૈસો એક ટકો છે એ ભાડાના રૂપમાં આપવાનો થયો એટલે સંતદાસ તે દિવસે પોતે જે ગોળી વેચીને કમાતા એ પોતાની કમાઈનો રાજભોગ ઠાકોરજીને ન ધરી શક્યા અને એટલે એમને ભૂખ્યા પણ રહેવું પડ્યું મહાપ્રસાદ પણ એમણે ન લઈ શક્યા બીજો મહાપ્રસાદ જે ભોગ ઠાકોરજીને ધરતા પરંતુ એ તો ઠાકોરજીના દ્રવ્યનો ભોગ હતો એટલે એ પોતે લેતા નહીં કેમ કે દેવદ્રવ્ય કહેવાય દેવદ્રવ્યનો પ્રસાદ હોય તો પણ લઈ ન શકાય એના માટે અહીંયા કહ્યું છે કે મહાપ્રભુજી આગળ કહ્યું ને કે તમારો વિવેક ધૈર્ય આશ્રય તમારાથી જ નભી શકશે તો સંતદા મહાપ્રભુજીના ઉપદેશને એવું સારી રીતે સમજી શક્યા હતા કે એ પોતે પોતાના જીવનમાં પણ એ વિવેક ધૈર્યને આશ્રય જાળવી શકે આમાં કઈ કોઈને ન સમજાયું હોય કે કઈ પૂછવું હોય તો પૂછો જેથી કોઈ સારી વાત લાગી હોય તો બતાવો જે મને આમાં એ વાત સારી લાગી કે સંતદાસ પાસે તે પૈસા આવ્યા તો તે પોતે ન રાખ્યા અને ગુસાઈજીને મોકલાવી દીધા પણ આમાં એ વાત સારી લાગી કે જ્યારે એમને દંડ મળ્યો તો કે એ બધે એમને બધા પૈસા એટલે ગરીબ થઈ જશે તો તો પછી એમને પાછી ચોરી ના કરી તો પછી એ પોતે મહેનત થી પૈસા કમાવા લાગ્યા તો પેલા ચોરી થોડા કરતા હતા શરણ પણ કે આમાં તો એવું લખ્યું કે રાજાના પૈસા એ કરતા હતા એટલે એમને એમના પૈસો એમના ધંધામાં નુકસાની ગઈ એટલે ધંધામાં રોકાયેલા પૈસા એમના ડૂબી ગયા પછી એમના ઘરે ચોરી પણ થઈ ગઈ અને રાજાએ દંડમાં પૈસા પણ વસૂલ્યા એમ ત્રણેય રીતે એમનો પૈસો ગયો એમ એ ચોરી નથી કરતા હું આપણે આપણે દેવ દ્રવ્ય અને જે વૈષ્ણવ નું જે દ્રવ્ય હોય તેનાથી આપણે ની સેવા ન કરવી જે મનામાં એ વાત સારી લાગી કે એમને ગુરુ પ્રત્યે એટલો બધો ભાવ હતો કે શ્રી આચાર્યજી છતાં એમના પૈસા જતા રહ્યા તો પણ એમને મનમાં એ જ હતું કે કે આચાર્યજી એ જે કીધું એ સાચું થયું એટલે ગુરુ પ્રત્યે બહુ એટલે બહુ ભાવ હતો એ મને એમાં એ વાત સારી લાગી કે પછી સંતાશ્રી આચાર્યજીના ગ્રંથ અનુસાર સેવા કરતા હતા અને આમાં આપણે આપણો સમય આપણો અમૂલ્ય હોય છે એટલે આપણે આપણો સમય વ્યર્થ ન જાવે એટલે જેવી રીતે સતદાસ કોડી કોડી એટલે દસ દસ કોડી વેચી અને એક રૂપિયો મળતા તે ત્યાર સુધીના વચ્ચેના સમયમાં તે આચાર્યજી ના ગ્રંથ નું વાંચન કરતા એટલે આપણે આચાર્યજી ના ગ્રંથ નું વાંચન સાચી વાત છે આપણે ઠાકોરજી જે પૈસા પડ્યા હતા એનાથી ઠાકોરજી ને ભોગ ધરતા તો તે કેમ લેતા કારણ કે ઈ કમાઈ વાતો ને સંતદાસ જ કમાયું પણ એ તો દેવ દ્રવ્ય કહેવાય ને શ્રી આચાર્યજીએ તો આજ્ઞા કરી કે તું જે ઠાકોરજી માટે જે રાખીશ દ્રવ્ય તે તારું બચી જશે અને જે તારા માટેનું હશે તે બધું નીકળી જશે તો જે ઠાકોરજી માટેનું દ્રવ્ય છે તો દેવ દ્રવ્ય ગણાય તો તેનાથી આપણે કેવી રીતે લઈ શકીએ પણ તે દ્રવ્ય કમાયું હતું તો સંત દાસ જ ને હવે જો તારા બાપુ કમાય પૈસા તારી માં સામગ્રી સિદ્ધ કરે ભોગ આવે પછી તમે ગૌગ્રાસ કાઢો છો એ ગૌગ્રાસ કોના પૈસાથી નીકળે કાઢ્યો હોય એમાંથી તું ખાય ગૌગ્રાસ તું ખાય કે ન ખાય ક્યાં ગયો હા પણ કમાવ્યું તો તારા પપ્પા જ છે ને શું ખાઈ જાય હા તો બસ એમ ગૌગ્રાસ આપણે કાઢ્યું છે આપણા પૈસા જ કમાવેલું છે પણ ગાય માટે અલગ કાઢ્યું છે તો આપણે એમાંથી ન ખાઈએ એમ સંતદાસે એમના પૈસામાંથી ઠાકોરજીની સેવા સારી રીતે ચાલી શકે એટલા માટે પૈસા અલગ કાઢીને એને રાખ્યા એ બચી ગયા બીજા બધા પૈસા ડૂબી ગયા તો હવે જે પૈસા એમણે અલગ કાઢી રાખ્યા હતા એ તો ઠાકોરજીના થયા પૈસા ગૌગ્રાસની જેમ તો ઠાકોરજી તો એને સેવામાં એનો ઉપયોગ થઈ શકે પણ પોતે ન વાપરી શકે સમજી ગયો તો જે પણ ઠાકોરજીને ભેટ ધરવામાં આવે કે એવું કોઈ પણ દ્રવ્ય હોય એને આપણે ન વાપરી શકીએ આપણામાં જેટલું સામર્થ્ય હોય એટલું આપણે ઠાકોરજી માટે કરવું જેવી રીતે તે સંતદાસ ને દ્રવ્ય નું ઘણું સંકોચ હતું ત્યાર પછી પણ તે તેમનામાં જેટલું સામર્થ્ય હતું તે પોતે ઠાકોરજી માટે કરતા જીજુ મને આમાં એ વાત પણ સારી લાગી કે સંતદાસ એટલા ગરીબ હતા તો પણ એ જયારે રાત્રે વૈષ્ણવ આવતા તો એમનામાં પૈસા વહેંચતા પૈસા નહીં પ્રસાદ હાજી પ્રસાદ સાચી વાત છે और हिमांशी आदित्य દ્વિજ આજકાલ નથી જોડાતો ચરણ એ જે ખબર નથી કેમ કે પેલા દિવસે તો એમને બહુ હોમવર્ક મળ્યું હતું અચ્છા ભલે ભલે હજુ તો જોડાણો છે હે હા ચાલો. આ જોડાણા હતા ને એની પેલા તે હતો અચ્છા અચ્છા ભલે ભલે હં ચલો આજે સરસ થયો પ્રસંગ કાલે આપણે બીજો પ્રસંગ કરીશું જી જી જી